એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો અમદાવાદમાં બેઠા બેઠા હરિશ્રી વાર્તા સાંભળે છે આવો આવો હરિશ્રી બેન તમે તો ખૂબ સુંદર છો અને સાંભળો સાંભળો આ ભાવનગરમાં બેઠા બેઠા કુશાગ્ર પણ વાર્તા સાંભળે છે ભાઈ આવો આવો કુશાગ્ર ભાઈ આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું હો ભાઈ ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે કેમ છે દોસ્તાર <laughs> આ વાર્તા વાસુદેવ સોઢાની છે તેમણે મને કહી છે અને હું તમને કહું છું ધ્યાનથી સાંભળજો હરિશ્રી કુશાગ્ર ભાઈ એક હતો બાબો એનું નામ બાલો બાલો બધાને વાલો નાનું એવું બાલાનું ઘર ઘરમાં બા ને બાપુ ભાઈ ને બહેન દાદા ને દાદી બાલો સાવ નાનો ઘણો જ શાણો ઘર આગળ ફળ્યું ફળ્યું એટલે આંગણું આંગણામાં ઝાડ ચીકુનું ઝાડ ચીકુડી કેરીનું ઝાડ આંબો રાયણ અને પપૈયાના ઝાડ પણ ખરા કાળા કાળા જાંબુ એના ઊંચા ઊંચા ઝાડ અને મોટા મોટા પાનવાળી બદામ તો ખરી જ ઝાડથી ઘેરાયેલું ઘેઘું રાંગણું હતું બધામાં ઋતુ પ્રમાણે ફળ આવે હો ભાઈ પંખીઓને બહુ ભાવે એટલે મોરભાઈ ચકીબેન પોપટભાઈ કોયલબેન નો ઝાડની ઘટામાં મધુરો મધુરો કલશોર સંભળાય વચ્ચે વચ્ચે કાગડાભાઈ નું ક્રાવ ક્રાવ ક્રાવ અને કાબરબેન નું કલબલ કલબલ કલબલ ચાલુ જ હોય બાબાને આ પક્ષીઓ ખૂબ વાલા વૃક્ષોની ડાળીએ ડાળીએ પક્ષીઓ ઝૂલે એટલે બાલો એલ્લેલે એલ્લેલે એમ બોલે પંખીઓ એવો લેકો સાંભળીને ડોલે કોઈ ચડે જોલે કોઈ આંખો ખોલે કોઈ કરે હોલ્લે હોલ્લે પક્ષીઓ બાબાના દોસ્તાર બાલો શાળાએ જાય એ પેલા તે પંખી સાથે વાતો કરે મોર સાથે પોપટ સાથે ચકલી સાથે કોયલ સાથે કાબર અને કાગડા સાથે પણ વાતો કરે બધાનો બાલો દોસ્તાર કોઈ વાલા દવલા નહીં એને હો ચીકુ પાકે કેરી પાકે ચોમાસે જાંબુ આવે રાયણ આવે પપૈયા પાકે બધા જ સંપીને ખાય હો હરીશ્રી બેન બાલોને બાલાનું ઘર પણ પક્ષીઓ તો બધા રાજી રાજી આખા વર્ષમાં કોઈ ને કોઈ ફળ તો પાકતા જ હોય બધાને મજા પડી જાય ભાઈ મજા શાળાએથી આવીને બાલો લેસન કરવા બેસે અહીં જ બધા જ પક્ષીઓ કલરવ કરતા હોય ત્યાં જ મોર ચાંચેથી પેન પકડે પોપટ પેન્સિલ પકડે ચકલી ચોપડીના પાના ફેરવે અને કાબર તો વળી ટપકા પાડે કોયલ ગીતો ગાય કુ કુ અને કાગડો રબરથી ભૂંસે ઉપરથી ટપ કરતી રાયણ પડે ચોમાસું હોય તો ટપ કરતું જાંબુ પડે ઉનાળો હોય તો ઢપ કરતી કેરી ખરે ચીકુઓ દડે બધા સાથે બેસીને ખાય અને ધરાય પછી લેસન પણ થાય હવે એક દિવસની વાત બાલાભાઈ આવ્યા સાથે દફતર લાવ્યા ધણામ દફતર ફેંક્યું ઉપરથી પંખી ઝૂક્યું બાબાભાઈ ખીજાયા કે રીસાયા કે ક્યાંય ભીસાયા એના દોસ્તારોએ ડોકી જ કૂદ ઝુકાવી બાલા બાલા શું થયું શાળા ગઈ છે છુટ્ટી ચાલો રમીએ જૂઠા જૂઠી બાલો કે આજે મારે પરીક્ષા હતી બધા બોલ્યા વાહ વાહ બહુ સરસ બહુ સરસ અરે શું બહુ સરસ સાવ ખરાબ બાલો ખીજાયો સાવ ચોકડી આવી મને તો સાવ મીંડું પંખી તો કલરવા તોય તું અમારો હીરો હો ભાઈ બાલા તું અમારો હીરો પંખીઓએ પૂછ્યું શેની પરીક્ષા હતી પર્યાવરણની પરીક્ષા પર્યાવરણ કાચું બોલો કેમ કરી વાંચું પંખી બોલ્યા પણ પૂછ્યું શું એ તો કે રે ચીબાવલી ચકલી તું ચૂપ રે બાલો ખીજાયો ઠાલો ઠાલો પછી બોલો મોર કેમ બોલે મેં કહ્યું બીજું પૂછ્યું પોપટ કેમ બોલે મેં બોલી બતાવ્યું મીઠું મીઠું પછી લખ્યું હતું પરીક્ષામાં કોયલ કેમ બોલે મેં કહ્યું કૂ અને લખ્યું હતું કે ચકલી કેમ બોલે તમે તો બોલી બતાડ્યું ચી ચી ચી કાબર ને કાગડો કલબલ ને ક્રાઉ ક્રાઉ બધું જ બોલી બતાડ્યું તોય મારા બેન કે મારા શિક્ષિકા કે ખોટું ખોટું ગાઈડમાં આવું નથી શું કરું સમજાતું નથી મારે ખાલી જગ્યા કેમ પૂરવી પરીક્ષા કેમ પાસ કરવી પંખી તો બોલ્યા લાવ તારું પેપર જોઈએ બાલાએ આપ્યું મોરની સામે મોરે ઘેકાટ કર્યો પોપટ લખ્યું હતું ત્યાં પોપટ મીઠું મીઠું બોલ્યો કોયલે કુ એવો અવાજ કર્યો ચકલીએ ચીંચી કર્યું અને કાગડીએ ને કાબરે કલબલાટ ને ક્રાવ ક્રાવ ક્રાવ ખાલી જગ્યામાં રેડી દીધા પેપરમાં બધા રેડી દીધા બીજે દિવસે બાલાએ શાળાએ જઈને શિક્ષિકાને પેપર આપ્યું શિક્ષિકા બેને પેપર ખોલ્યું ને જુએ છે તો મોરની સામે ખાલી જગ્યાએ મોરને ગેંકતો સાંભળો પોપટને મીઠું મીઠું બોલતો જોયો ચકલી ચી ચી ચી કરતી પાંખો ફફડાવી રહી અને કોયલના તો ટવકાઓ ભરી ભરીને આખાય કાગળમાં રેલાઈ ગયેલા હો ને કાબરબાઈનું તો કલબલ કલબલ કલબલ આખા પેપરમાં પરીક્ષાના પેપરમાં ચાલુ ને ચાલુ અને કાગડાભાઈ તો ક્રાવ ક્રાવ ક્રાવ ક્રાવ એમ કરીને માથું પકડા પકાવી નાખ્યું ને બધા જવાબ મળી ગયા હો શિક્ષિકાને બાલો તો રાજી રાજી અને શિક્ષિકા બોલ્યા બાલા તને શૂન્ય નહીં તું જીરો નહીં પણ હીરો છો કાગડાભાઈ ઉડતા ઉડતા આવ્યા બાલા બધું સાચું ને હા કાગડાભાઈ હા હવે શાની ના તો ઠીક નહીતર હું રબર લાવ્યો છું બોલ બધું ભૂસી નાખું શિક્ષિકા બેન બોલ્યા વાહ વાહ કાગડાભાઈ વાહ કાગડાભાઈ બોલ્યા વાહ નહીં ક્રાવ ક્રાવ બાલો બોલો હવે આવું કરો આવું કરો બસ કરો કાગડાભાઈ જાઓ તમે હું આવું છું હમણાં તો ભાઈ આવી હતી આ બાલાની ને દોસ્તારોની વાર્તા તમને કુશાગ્ર ભાઈ આ વાર્તા સાંભળવાની મજા પડી ને હરીશ્રી બેન ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી સરસ મજાની વાર્તા કહીશો ભાઈ આવજો